ઊંચી ઊંચી જગ્યા પર બેસેલા એટલે કૃષ્ણ ભગવાને આટલે ઊંચે હાથ ઊંચો કરીને આંગળી પકડી એમને એટલી હાઈટ પર છ ફૂટ સાડા છ આઠ ફૂટ બેઠા આજથી વધારે કૃષ્ણની હજાર વર્ષનું આયુષ હતું તે કૃષ્ણ ભગવાન આમ કરીને દબાવા ગયા આમ ભગવાન છે ઊંચી ગઈ કૃષ્ણ લટક્યા તારે એને ખબર કે હો હો આટલું બધું બળ શું કરી પારો ઉતરી ગયો ગર્વ બધો જતો પછી ભગવાન ને વંદન કર્યું એમને કૃષ્ણ ભગવાન એટલે કહ્યું કૃષ્ણ ભગવાન કે તીર્થંકર ગોત્ર બાવી છે આ બીજા પાંચ છ સાલ નો વાંધો કરશે તે વાંધો એટલે આ તીર્થંકર થશે એ દેવકી અને બળદેવ તેને તીર્થંકર થવાનું ભગવાન હતા પણ વાસુદેવ નારાયણ તરીકે હતા અમુક જ ભાગ માને બીજો ભાગ ના માને પણ આ બધા આખું આખું ભગવાન માની રહ્યા છે ભાઈ મેં પૂછ્યો કેટલો સમય લાગશે અઢી ત્રણ લાખ હશે અઢી ત્રણ લાખ હોય અમારે જવું છે જવું છે કાલે ક્યાં ભેગા થશે હવે હવે દાદા શુક્રવારે જ મળીશું શુક્રવાર હા કારણ તમે જવાના છે ને એટલે મોડું થશે શુક્રવારે ક્યાં આગળ આપડે ત્યાં જ્ઞાનવિધિ ત્યાં રાખી છે ત્યાં આવીશું એટલે દાદા કેવી રીતે બધું સ્થાન એટલે આપડે જેમ જ્યાં જ્યાં ફરે ત્યારે આપડે આ લોકો અત્યારે ગયા છે કે અમુક તીર્થે મારા દર્શન કરવા જવું જે મોટા માણસો આવા હોય તે એટલે પવિત્ર ગુની ગણાય આપડે પવિત્ર થઈશું એવું માને છે લોકો અને માન્યા થતી આમ સાયકોલોજી દેખ રહે છે એને આપણે મળવાથી દાદા એવી રીતે ત્યાં જવાથી આપણો મોક્ષ થાય ખરો સારી જગ્યાએ જાય પુણ્ય બંધાય યાત્રા કરવા જાય હોય માનેલી જગ્યાએ સત્ય હોય ભલે અજ્ઞાન થી માની પણ શ્રદ્ધા છે દાદા હજુ સમજણ ના પડી એમને એટલે કીધું કે જે તીર્થંકરો બધે ફરેલા હોય ને એ જે જગ્યા એને તીર્થરે માણસ કેમ તીર્થંકર દેવો કેમ તીર્થંકર અહીંયા એમ કે છે કે મહાવીર સ્વામી ને બધા તીર્થંકર કેમ કેવાય જ્યાં જાય તો પવિત્ર ભૂમિ થાય જ્યાં જાય તો જે જે જાય વાતાવરણ એમનાથી બધું વાતાવરણ પવિત્ર અને ચોખ્ખું થાય આજુબાજુ દુકાળ ના પડે જે જ્યાં ગયેલા હોય ત્યાં દુકાળ ના પડે એ પૂછે 50 50 ના લોકો ને સુગંધા છે સાખે દેઈ તો બધું સાચું આ બચ્ચને ઓર કાંતર નુ ઝિકર આવે આપદાનો કોઈ જેવું કરવું હોય તો જવા છે ન આયો બધું કોનો આવની વાળો એમો કસાઈતા બાપી આં દેવચંદભાઈ ની વાણે છે કાકા કાકા વિકરી સાહેબ તો આ આપણા દેવચંદભાઈ ખરા ને દેવચંદભાઈ કાકા ગરમી ખુબ પડી હોય ઠંડક થઈ જાય એ બધું અલૌકિક વાતાવરણ લાગે વાતાવરણ બદલાઈ જાય એ ત્યાંથી પસાર થયેલા તો જ્યાંથી પસાર થાય એટલે આપણું આપણું આપણું જ્યાં થાય છે એ તીર્થ એ તીર્થ સ્થાન જ થશે ને સુરત આપણે દાદા ને જ્ઞાન થયેલું એ તમારે દાદા માં બોલવું એટલે બધા ઉઠવા મળ્યા એ મેદ ચડે દાદા ને એ મેદ કેવાય મેદ ચડે કેવાય મુંબઈ વાળા ઉઠે અમે અમેરિકા વાળા થી આયા દાદા પાછા રાત્રે સાડા અગિયાર થાય ઉઠે આ જયારે જન્મ જયંતિ ઉઠાય ત્યારે એક હજાર માણસ એવું થાય અમને કરે ત્યારે આખું ગામ મસ્ત થઈ ગયું એમના કાકા દીકરા ચારે હજાર માણસ દૂધપાક પૂરી દૂધપાક માલપુડા એ બધું કરે ચોખા ઘેના માલપુડા સરસ અમારા ગામમાં કેટલો ભાગ જમેલો મારા ગામમાં એટલે તે ગયા કોઈ માણસ ના મન પર સજ્જે દુઃખ ના હોય ભાઈ નિરંતર પરમાનંદ અરે એ મંડપ બાંધેલો તેમાં પાંચ હજાર માણસ બેઠેલું છે આમ કેવું આમ પ્રાણીઓ ને દેવો ને બધા મનુષ્યો ને બધા હોય ચારે બાજુ ભગવાન ની આજુબાજુ એ એવું જ વાતાવરણ ને બંધ કરું ને બંધ away. Um, Father in all of His manifestations. It is rightfully said that every individual is born by his or her own karma. And there is one sure way to shatter the body of karma. That is true pratna or submission of prayer unto the lotus feet of Mariyara Purushottam tree love for any of his expansions for whom you may believe in. I therefore, as we sit here tonight, let's blend our vices together as we glorify the Lord Sri Ganesh. Without intellect and knowledge, no one will be able to carry on, not even the Lord Brahma, as he sat on that lotus flower sprung out of the navel of Lord Vishnu. Then he said, hey, to kya hai? What is this am I seeing? So much darkness. Brahma says, O Lord, you have sent me into this world to create. What am I to create when there's only darkness around me? Then what happened? Then the Lord Sri Krishna, through the sound emanating from the Basuri, what happened? The word Om. Oh, and that supreme word, Om, became the light from there onwards. Hallelujah. ಗಜಬಂದನಾ ಗೌರಿ ನಂದನ ಗಜಬಂದನಾ ಗೌರಿ ನಂದನ ಗಂಗಾಧರ ಶಿವ ಶಂಭೋ ನಂದನ ಗಂಗಾಧರ ಶಿವ ಶಂಭೋ ಗಂಗಾಧರ ಶಿವ ಶಂಭೋ ನಂದನ ask a question for my sisters and brothers, you know. Anybody, how you કોઈ પ્રસંગ ખાલી વર્ણવો એમ કઈ પણ એને તો એ તો રામ ભક્ત છે એટલે તમે ગમે તે એક પ્રશ્ન ગમે તે પ્રસંગ વર્ણવો એમ તમને તેઓ ખબર જ ના હોય ને સમજાવો પૂરો કે ખ્યાલ ના હોય what he's saying is historical things. So why don't you ask specific? Any kind of a question. If you ask specific, you can ask. રામ દશરથ રાજા ના પુત્ર હતા અને સીતા ના ધણી હતા અને મોક્ષે ગયા એવા લોકો જાણી ઇતિહાસ વિતિહાસ ને ખબર ના હોય To start, to start any religious knowledge of the Param Brahma, then એ the કે જે question કોઈ is, પણ કોઈ પણ બ્રાહ્મણ થઈ શકે કોઈ પણ બ્રાહ્મણ થઈ શકે એમ પૂછે એવું પૂછ્યું Nobody is Brahman now. Listen. I got it. I wake him up. અત્યારે nobody is Brahmin now, you heard. Well, give me some explanation. Why? સમજો ને વધારે સમજાવો હિન્દીમાં કોણ કહેવાય થઈ ગયા એમને બધા હિન્દી સમજાય હિન્દી છે ઓળું કહેવાય ને એમથી તને સોનું કે છે એના જે બ્રાહ્મણની વાત ધીસ ઇઝ મટીરિયલ થિંગ કલયુગમાં કોઈને પણ બ્રાહ્મણ કહી શકાય એમ નહીં તો ના કેવું તો જોઈએ કે બ્રાહ્મણ બ્રાહ્મણ કહીએ So you can call anybody a Brahman because he is born into it. Yeah. But it's not, it's because he is... And is it definition or not? Really, by definition, he cannot be. Uh -huh. Nobody comes in the real definition of Brahman in this. બ્રાહ્મણ કેવી રીતે ડિફાઇન કરાય કોને આપણે બ્રાહ્મણ તરીકે ડિફાઇન કરીએ જે બ્રહ્મને જાણવાનો પ્રયત્ન કરે શરૂઆત બ્રહ્મને જાણવાની શરૂઆત કરે ત્યાંથી બ્રહ્મ જાણી રહ્યા પછી જવાબ બ્રહ્મ One who starts knowing about and until that time is brahman બ્રાહ્મણો બીજું જાણવાનો પ્રયત્ન ન કરે શરૂઆત કરે તો બ્રહ્મને જાણવાનો જ પ્રયત્ન બીજો કોઈ પ્રયત્ન Will, the Brahman will only do this. This is his own wish to, to keep doing, know about Brahma. અને અત્યારે તે બ્રાહ્મણ સંગ્રસ્તાનમાં મૂકવા લાયક નથી કોઈ Yeah. In this age, there are very rarely anybody, and this is, you know, that you can call Brahman. You have one and two here, sir. <laughs> Don't say that. <laughs> બે બ્રાહ્મણ છે એ કે છે કે હું છું ને એ છે બે બ્રાહ્મણ છે always we do not know way દાદા એ ભક્તિમાં અને એને રામ માં ને એમાં રસ પડ્યો છે એટલે એ એ રીતનું એનું વિચાર પોતાની જાતે બધા બ્રાહ્મણ માને ને હા હા એ એક્ઝામિનેશન આવ્યું ને તો થર્મોમીટર થી હોવું જોઈએ બધા દરેક માણસ ને મને તાવ ચડ્યો નથી બ્રાહ્મણ નો શું પર્પઝ શું હેતુ શું જાણે પ્રયત્ન કરે તો પૂરું જાણી લીધા બધી બધા બ્રાહ્મણ બધા પોતા એ લઈ રાખો બ્રાહ્મણ નો ત્યાં સુધી બીજા બ્રાહ્મણ હોય શકે નહીં દાદા બ્રહ્મણ નું કહો છો એટલે કે બ્રહ્માંડ નહીં બ્રહ્મ એટલે આત્મા ને જાણે છે બ્રહ્મ બ્રહ્મ મીન્સ આત્મા એટલે મુમુક્ષુ એવું ખરું દાદા મુમુક્ષુ બધા બહુ એ બધા મુમુક્ષુ જ છે એની ફોલો હિન્દી એની ફોલો હિન્દી uh, uh, ગમે નહીં સંસાર હોય નહીં સાચો વૈષ્ણવ ના હોય સાચો જૈન હોય કે સાચો બ્રાહ્મણ ના હોય In this era, there is no real Jain, no real Brahman, or not real Vaishnava also. In one person. Sato Vaishnava one. Nobody in on this earth. One person. Three, three, three. Encourage કરવા માટે કહીએ તમે સાચા છો તો એન્કરેજ થાય તમને પણ આમ આના જો ડિસ્કરેજ ન થતા હોય તો વાત કરી રહી પછી એમ ડિસ્કરેજ થતા દાદા એવું બહુ ઊંડું ના સમજે મિનિટે બગાડેલી આત્મા સિરીઝ જણાય બ્રહ્મ સિરીઝ જણાય એમ બ્રહ્મ ક્યાંથી એમને જો આનંદ થતો તમારે એમને બ્રાહ્મણ કહીએ અને નુકસાન ન થતું હોય તો આ સાચી વાત કરીએ તમે પોતે તમારી જાત માટે શું સમજો છો એમ તમે પોતે તમારી જાત માટે શું સમજો છો તમે પોતે બ્રાહ્મણ છો કે પૂછે છે કે બ્રાહ્મણ Baba, I dedicate this one directly to you. This is one. Wait, એમની ભાષામાં કેવું પડે કે ગાડો કરે ગાડું એમ કરે એમ એમ કરે નંબર શું આપણે સાંભળવું પડે સાંભળવું ગમતું છે આપણને પ્રિય વિષય આ તો હરણા સાંભળવાનું ગમે હરણા આ શું થાય મને એને પ્રિય રીતે છે આપણે એને એન્કરેજ થાય એવું બોલવું જોઈએ રામ પૂછો દાદા પૂછો તમારું નામ શું છે નામ શું છે he is asking you what is your name Govind Govind Govind Govind હા હા really speaking you are going if i what really what are, are you going govind my નામ ક્યા ગોવિંદ કે જે મારું નામ ગોવિંદ છે who are you then the name oh the soul the atma or the name the physical body well, he's speaking in a higher level, you know, I got to ask him a question, but... You know, so <laughs> that's why you yeah. he, wants to, he wants to take you out of this uh, worldly material. This is not worldly material. No, no, no, not this. Not, not this. this. Not He's saying if you can understand in a higher level, talk in higher level. Jiha, jiha. Huh. Yes, okay. <laughs> okay. That is Sarino Nam Govind. Who are you then? Who am I? Mm. I am a who are, the, who are you the owner of this name? Who are me? The the, Owner of Ji- this name. the the owner of this name is only the Shiva Ji ke mandir, the body, this body. Shiva Ji ke mandir, the mandir. એમ કે છે આ બોડી છે શિવજી નું મંદિર છે Ha. That's it. You are, who are you then? Who am I? I am the Jiva Atma. Is જીવ જીવ આત્મા છું જીવાત્મા છું Jiva Atma जीवात्मा तो ये is, बॉडी साथ होता है I'm the Jiva Atma in the Shiva Ji body ke में mandir. जो बोलता है ये जीवात्मा है ये बॉडी के साथ है ये वो जीवात्मा है आप खुद बॉडी का मालिक है तो आप खुद कौन है Repeat that. You own the body, right? So he says, who are you really? You own the body. I am a, a, a spark. Or you, or you say little bache, bachi, પરમાત્મા પરમાત્મા નો નહીં કે તું કાટ કે છે જીવાત્મા cannot be piece of watermelon It cannot be uh, cut in uh, so many pieces. Paramatma cannot be cut in pieces. आप अंश नहीं बस सर्वांश है आप। यार सो वो अंश नहीं होता है भगवान का अंश होता नहीं रेत का होता नहीं जी जी जी जी हाँ हाँ हाँ आप सर्वांश है Sarvansh, but the other ah, yeah, complete yeah. full whole. But the, the from the Chaurasi lakh species. Mm. Chaurasi Lak species in here? Yes, yes, I hear. Yeah. human being is the higher level. In Mitchell. એમ કે છે ચોરાસી લાખ જે અંશ પડે છે પરમાત્માના એમાં જે મનુષ્ય છે એ સૌથી ઉચ્ચ લેવલનો છે મનુષ્યનો જે અંશ છે આ ચોરાસી લાખ યોની જે અંશ રૂપે બળે છે પરમાત્માના એમાં મનુષ્ય જે છે એ સૌથી ઊંચા લેવલે છે saying they look are higher level than man. And man has to worry about uh, about eating and uh, this and that. There's so many worries. Danyaho, so we are not we are not high. Danyaho. So we are high only in Mirtu Lok. Mm-hmm. Now the Jiva Atma, the only way is going to be Deolok or Vaikunt Lok is through cleanliness. And the only way to clean the Jiva Atma it is true prostration unto the lotus feet of the supreme infinite father એમ કે અહીંયાથી આપણે જેમ શુદ્ધિકરણ કરતા જઈએ તો પછી આપણે વૈકુંઠમાં કે દેવલોકમાં જઈ શકીએ અને એ પરમાત્માના આપણે ચરણોમાં ભક્તિ કરીએ કે એ બધું કરીને આપણે પોતાના ઊંચે ગતિએ જઈ શકીએ Then For me to reach, tell him, for me to reach the Paramatma now. You No, want you to say will that? Listen now. और देव लोग को कितना सुख रहता है वहाँ कितना है कितन मनुष्य लोग को क्या सुख है आखो दाड़ो भरी भरी भरी भरी। और ये चीज नहीं है ये चीज नहीं है ये चीज लाने की ये चीज लाने की कितनी लेबर करना पड़ता है सर्विस करना पड़ता है उधर सर्विस तो जो इच्छा किया कर हो जाता है बस Follow what is it? No, repeat that one. No, he says that he Repeat the એમ કે છે કે તો પછી સહેલામાં સહેલો રસ્તો કયો આપણે પોતા ઉર્ધ્વ ગતિમાં જવા માટે इधर मनुष्य में आके अच्छा काम करे क्रेडिट करे क्रेडिट दबावे तो देवलोक जमा जाता है और डेबिट लगा तो जानवर लोग जाता है मनुष्य में से सब जो लोग में जा सकता है चौरासी लाख यूनि में भी जा सकता है उधर भी जा सकता है जैसा जैसा काम करता है डेबिट का काम करता है तो डेबिट में जाता है क्रेडिट का काम करता है क्रेडिट में क्रेडिट का काम करे तो देवलोक में जाता है એમ કે સહેલામ સહેલો રસ્તો કયો આપણે ઊંચે જવા માટે और सबको दूसरे को सुख दो तो आप देवलोक में जाएगा और दूसरे को दुख दे दुख देगा तो जानवर में जाएगा give happiness to others that is the easiest way and the सबको only सुख way दो सुख to live with is happiness. To other people, uh-huh. to everybody, then you be. So then, I have to finish answering his question. You know, his action is who am I? Yeah. Mm-hmm. Ah, that's. So I was telling him how we are Jiva Atma, and there is a Paramatma. મેં કહ્યું કે જો રિયલાઇઝ થયું હોય તો એક ને એક બે જેવું જવાબ આવે અને રિયલાઇઝ ના થયું હોય તો પછી આ બધું વર્ણન કરવું પડે તો કે મેં તો ખાલી ચોપડીઓમાં વાંચેલું છે એવું કહું છું એમ नहीं बराबर But ask him to please give us his Do you want, explanation. huh, do you want to realize your ये own वर्ल्ड में self? किसी को मालूम नहीं है That's what he is telling. ये वर्ल्ड में किसी को मालूम नहीं समझ गए ना? कभी को, कोई दूसरे को ज्ञानी पुरुष होता है उसको होता है मुझे कभी नहीं होता है It's not easy ये to कौन realize. हुई थी बात शब्द से जानने की है दूसरी अनुभव से जानने की कोई नहीं। Once in, in शब्द से बोले मैं आत्मा हूँ आत्मा हूँ इसमें आत्मा हो जाता नहीं there is only Gnani Purusha, so you can know that. You know that? you are not sure. वो होना चाहिए You follow? There's nobody. So, in other words, છે કે મને મને ટૂંકામાં જવાબ આપો કે હું પોતે કોણ છું એમ હું પોતે કોણ છું એનો મને ટૂંકામાં જવાબ આપો મારે- એ મને જાણવું છે you want to know no Yes, yes. મારે જાણવું છે કે હું પોતે કોણ છું now just to know and just and realization there is a two different things no you want to realize your own self or you just you want to know well, only what he was asking. His question was, who am I? so you just want to know No, right? you don't Yeah. want to realize. Yeah, I You can realize already. download I it, know. you I can- realize. who I have a born? realization because હું કોણ એનો દાદા સમજાવે your તો realization એક needs to think ટૂંકામાં એટલું જ. आप चैतन्य शुद्ध चैतन्य है શુદ્ધ ચૈતન્ય Pure આત્મા consciousness. શુદ્ધ ચૈતન્ય you must be knowing the chaitanya word आप जो बोलता है इसमें कोई चैतन्य है ही नहीं बिना चैतन्य आप बोलता है but tell him the senses are controlling the mind in the Mrityu Lok. Tell them. કે છે કે આ બધી સેન્સીસ છે તે આ મૃત્યુ લોક માં બધું કંટ્રોલ કરે છે માઇન્ડ ચૈતન્ય નહીં એવું ચૈતન્ય સેન્સીસ બુદ્ધિ માં બી ચૈતન્ય નહીં સેન્સીસ ચૈતન્ય ઇન્ટેલિજન્સ દેર ઇઝ નો ચૈતન્ય But as long as the senses control the mind, then you cannot realize. You cannot realize who you are. You are making a statement, right? Yeah. Uh, and Why that's don't you ask why- the other way around? Ask, ask the question. Action, please. That's No, what I'm you- saying to you. no, This way you asking the question now, you know. You asking the question now. How? No, you you have to ask the question. You want you want to know how. Yeah, yeah. Right? He feels that way, that it is impossible to realize. સુધી આ બધી સેન્સીસ થી માઇન્ડ કંટ્રોલ થાય છે ત્યાં સુધી આત્મા રિયલાઇઝ ના થઈ શકે એ એમ કે છે. ये आप खुद से नहीं हो सकता है खुद से हो सकता है You yourself by your own effort cannot तो do it. ज्ञानी पुरुष कृपा करके हो सकता है So, Jnani Purush, when you meet Jnani Purush, the by grace of Jnani Purush, you can realize your own soul. ज्ञानी किसको बोला जाता है जि- जिधर बुद्धि एक पैंट पर बुद्धि नहीं है वो उधर ज्ञानी There is no buddhi in Jnani. No intelligence, no No buddhi. Only Knowledge. jnana. Huh. Only knowledge. Real knowledge, not relative. Okay. Knowledge of soul. Now, कृष्ण है जो खुद कृष्ण है जो खुद शिव है जो खुद रणछोड़ जी है वही ज्ञानी करता है खुद है hmm, Jnani is nothing but a, s- Krishna, Shiva, Ram, Mahavir. There is no difference between all these uh, Ram, Krishna, Shiva and Jnani. Because in Gita also Lord Krishna has said to Arjun that Arjun, uh, do, uh, please, please know, know that Jnani and um, uh, uh, uh myself, they are not, not separate, we are one. And Jnani is nothing but my soul. <laughs> The same thing he is telling. And he is the same Jnani. So ask him where does the soul go when it leaves the body? એમ પૂછે છે કે આ આત્મા દેહ ને છોડીને જાય છે તો ક્યાં જાય છે after death, no? Yes, huh? Not death really, after it leaves the body. When it goes back into the Param Brahm, the Paramatma, actually, when it goes back into the Paramatma. પરબ્રહ્મની પાસે ક્યારે જાય છે પરમાત્માની પાસે આ આત્મા ક્યારે જાય છે When it परमात्मा goes, ने पास है Hmm, he- It's already there. It's already there. he is with But you are not realizing. इसको परमात्मा मानता है आप किधर रहता है आपका मानेला परमात्मा It says, where, whom do you where consider this as is Paramatma and where does that Paramatma live? uh, Paramatma. Yeah, where does he, Exactly, you we have have the that. address? Yeah, for the Ah, ah, I Paramatma. have the address. Okay, that's what he's asking you. The address, the address is in the param brahma beyond the vaikunt કે જે પરમ બ્રહ્મ માં છે there is no god anywhere in sky or vaikunt ki paar god is in every creature whether visible or invisible not in creation huh. that means each and every living being God, God is there Paramatma is there Ah, the, Not Vishnu- anywhere Vishnu- else. I have seen whole sky, there is no God. Ah. Yes, yes, he No, I, I has seen understand. that. I like that. Now you speak English very nice. Yeah. Yes. Okay. Yeah. God is in every creature Huh. whether visible or invisible. Huh. Well, I just I told you from the 84 lakh species, you know, 8 वो million. आपके poor अंदर ही dogs. बैठा No, there is है no आपके अंदर बैठा है हाँ हम देख सकता नहीं ये भी देख सकता है ये भी देख सकता है ये भी देख सकता है आपके अंदर हाँ। सब देख सकता है हम ही नहीं लेकिन ये ये बहन भी सब देख सकती है ये बहन भी देख सकती है हाँ but not in peace form huh whole आपके अंदर जो भगवान है वो देख सकता है सब लोग। So when the whole when the whole merge, when all the when Mm. all of us merge together, Hmm. then where it goes. એ એમ કે છે કે અમે આપણે બધા એકાકાર પેલા એકાકાર થઈ જાય બધા આત્માઓ એકાકાર થઈ જાય પછી એ ક્યાં જાય Where it goes. પછી એ ક્યાં જાય Everything, everything. कोई एकाकार होता ही नहीं सब जुदाई they है don't never merge जुदाई है कोई एकाकार होता ही नहीं You never merge. no वो राम मोक्षे गया राम मोक्षे गया और तुम इधर ही है समझे ना એકાકાર કોઈ હોતા એટલે કળિયુગ ના અંત માં શું થાય છે એમ પૂછે છે કળિયુગ નો અંત આવે ત્યારે શું થાય એમ પૂછે છે આવે उगाएगा और क्या होगा गुरु का भी अंत आता है इसका भी अंत आता है सबसे अंत आता जाता है there is no end of night का अंत आता है डे होता है डे का अंत आता है नाइट होता है दूसरा क्या What do you mean by the end of uh, Kaliyug and end of... Uh... Kaliyug has 436,000 years. What you are saying is not, not Bhagwan. Huh. The, he is the Gnani Purush. It's, it's the observatory, observatory of the world. અંદર ભગવાન પ્રગટ થઈ ગયેલા છે inside he has realized God is there in the body. Enlightened. Yeah, he understood. He has Sanjay. એના દર્શન કરે તમને તમને આપીએ છીએ પછી કાયમ તમને એનાથી પરમાન રહેશે કૃપા ઉતારવાની By darshana uh, and his blessing, you will be always happy. He will, he will also be પ્રાપ્ત કરવા માટે આપ મને મદદ કરી શકો શું મદદ કરશો એમ All of us want to do that, don't we? We all want to do the same thing. But you, you ready to go, beyond, go more? Okay. जो पद की आप इच्छा जानता है तो पद भी जानता है नहीं आप हाँ पद क्या चीज है ख्याल नहीं है तो पद कैसा क्या चीज पद मांगता है आप क्या बोलो क्या पद मांगता है आप बोलो What what stage you want to get? I want to go from here onwards now, since I start, uh, about, you know, from small days, as I grew up, bacha, mm-hmm. palak, I constantly keep working towards it. Now I am this age, and now I'm I even working harder now mm-hmm. at it. No, what level you want what to level? Reach? Mm-hmm. My level is to the supreme. To become the supreme? To be the purest of pure. To be the purest, say that word, pure. <laughs> because when you have a goal and you put the goal in the fire, you burn the impurity out. એને શુદ્ધ શુદ્ધ પદ મેળવવું છે You know? શુદ્ધ શુદ્ધ પદ એને મેળવવું છે હવે પેલા પેલા અશુદ્ધ થાવ અશુદ્ધ નહીં થયા તો આગળ પેલા અશુદ્ધ થયા પછી શુદ્ધ થાય अशुद्ध हुआ नहीं तो फिर कैसा है तो कितनी देर लगेगा कितना टाइम लगेगा कितना अवतार हो जाएगा अशुद्ध हुआ नहीं अभी अशुद्ध तो हो जाएगी तो फिर फिर शुद्धि करना पड़ता है हर लोग बोलता है कि हमने ज्ञान जानने का है फिर अज्ञान तो जानो पहला अज्ञान नहीं जानता फिर ज्ञान कैसा जानेगा पहला अज्ञान भी जान लिया ऐसा आदमी नहीं मिलता पहला अज्ञान जानने का है फिर ज्ञान जानने का मिलता है अज्ञानी दे जान लिया है खाली खाता पीता और फिरता है अज्ञान जान लिया तो बहुत हो गया अज्ञान जानने का पहला First you know what is uh, agnan, means ignorance. शुद्ध की बात है Then, शुद्ध then की you बात get तो होती into, नहीं then you know gnan. Huh. And then you keep going from there onwards. Right. So you are on the track, you know. There's no stopping. But what happened now? Then the question is that when I come back again, because I am so sinned, and not to come to be righteous and have desire in the eluded United States and leave my motherland. You know, I myself, Govind, have leave where my grandparents came from India, Prabhu, to Guyana. Then I was born. Then Krodh Mad Lobsab, Narak Dwaj. I don't want to have calm, cool rules, you know. I only want to have, when I bal- balak mein આ again, આ કે સો માન માયાથી મારે મુક્ત થવું છે આ પાછો મૃત્યુ લોકમાં આવે ને એ બધી વાત કરે છે એટલે अरे पहला ब्राह्मण तो हो जाओ फिर ब्राह्मण नहीं हुआ फिर कैसा ફર્સ્ટ યુ ટુ બી બ્રાહ્મણ अभी तो ब्राह्मण हो जाओ पहला फिर कहिए काम क्रोध की बात किधर करता है आप काम क्रोध से तो आप, आप उसकी बंधन में है आप how Brahmin no more in this world. They are all eluded. पहला ब्राह्मण हो जाओ तो काम क्रोध कमी कमी कमी हो जाता है But Dada, they are eluded. They are no Brahman mein. You say that yourself. They die out now. Anyway they go, bakshish, bakshish. Brahman mein na, એ કે bakshish. છે અહીંયા બ્રાહ્મણ નથી એવું તો તમે કીધું કે અહીંયા તો બધા Yeah, now, એટલે ब्रह्म जानने का प्रयत्न करो to be पहला બ્રાહ્મણ true એટલે Brahman. પેલો બ્રાહ્મણ નહીં બ્રહ્મ જાણવાનો બ્રાહ્મણ पहला ब्रह्म जानने का प्रयत्न करो ब्रह्म क्या चीज है तो जानने का